દાદા કેવી જાતના કર્મો હોય તો પુરુષ પુરુષની નિરંતર સેવા કરવાની મળે તેમને કોક પાસે જ બેસી રહેવાનું મળે કેવા કેવા કર્મ હોય તો સંસાર બે ભાવ રહ્યા કરતો ને તો પછી જ્ઞાની પુરુષ માટે જ ભાવ ઉત્પન્ન થાય સંસાર બે ભાવ રહ્યા કરતો પૈસા હોય તો ગમે નહીં લક્ષ્મી હોય સ્ત્રી હોય ગમે નહીં બધું ગમે નહીં સદા ભોગવે ના કરતું બધા હંમેશા જ હંમેશા જ ના ગમતું ભગવાન ગમતું ભગવાન અને જ્ઞાની પુરુષ માં દર્શન બહુ ના રહ્યા છે થોડો થાય રાજચંદ્ર પૂછ્યું કે સાહેબ તમને કંટાળો નથી આવ્યો તો આ બધું તમને કંટાળો બધો આવ્યો અરે કંટાળો તો ઘણા કાળથી ઘણા અવતાર થઈ ગયા કંટાળી કંટાળી <laughs> કંટાળે તારે પેલું બોલે કંટાળે આ મોહ હોય તો આ તો વિજ્ઞાન છે એટલે એ થાય છે ના થાય આપણે વિજ્ઞાન અગિયાર નું આશ્ચર્ય હવે બનેલું નહીં વિદ્યાલય એકદમ શાંત કશું જ કર્યું ના હોય કરી ના હોય લાગેલા એકદમ સારા ટપ થઈ ગયા તારે ઠંડુ થઈ ગયું નડી બોલેલા નહીં ખાલી જોયેલા છે માઇક નહીં ચાલેલું ને આપણે એ તમને પહેલી વાર ડેટોર મળે ત્યાં દાદાની સાથે વાર્તાલાપ બહુ નહીં થઈ પણ જોયેલા દર્શન જ કરેલા અમે દ્રષ્ટિથી વાઘેલા ઢીલા થઈ ગયા આજ આજ એવા ફિટ છે કે અહીંયા બધાના મોડા જુદા દેખાય જુદા દેખાય બધાના જુદા દેખાય મોડા જુદા દેખાય બાંધા માણસ આવે ને તે કે છે બધા જોઈને કે છે અહીં કઈક નવી જાતના મોડા પર લાગે છે કે છે બધા હે મારા ઉપર દિવાલ ફરી વળ્યું હોય બધું જણ સત્સંગમાં બેઠો ને તો દુકાન યાદ આવે અને આજે પેલા રૂપિયા રહી ગયા ને આમ રહી ગયું રીતે તમારે જમતું ના દે અને એટલા બધા મુક્ત રહે બહુ મોટો ફેર છે દાદા પાસે અહીંયા બેઠા હોય ને તો કશું યાદ જ નથી આવતું બંધનમાં જ કાઢી છે તે કેમ અડધી તો ખરી ઈશ્વર બંધનમાં જ કાઢે અડધી તો ખરી અડધી તો ખરી બેન કે છે અડધી તો ખરી ઉંમર કેટલી થઈ છે મારી ચુમ્માલીસ ચુમ્માલીસ ઓહો પવિત્ર તો ગયા ને પંતરમાં અને આ બાર ચૌદ વર્ષ બીજા ગયા કલાકમાં ગયા મળવાનો ટાઈમ સંતોષ કેમ કરી થાય દાદા મળે એટલે તૃપ્તિ થઈ જશે સંતોષ ના બોલો દાદા એ ચોપડીમાં લખેલું છે કે every minute is very important તે એનો સમજાવવાની કારણ કે મને થાય કે જો ઇમ્પોર્ટન્ટ હોય તો પછી સંસારમાં શું કામ રહેતા છે બધા તો એવી મિનિટ આપણે કઈ સોજામાં વાપરવી છે ને મીના કહે છે કે જીવનની દરેક પળે પણ ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે જીવનની ચોપડીમાં કે લખ્યું છે તો એનો સદુપયોગ કેવી રીતે કરવો વેસ્ટ નહીં થાય એ માટે શું કરવું બરોબર ને એ તો અમે આ દયા કરીએ પછી થશે મશીન ગોઠવી હાલે ફિટ કરી આપીએ ટાઈમિંગ જ ફરી ગયું જ ફરી ગયેલું છે ટાઈમિંગ ફરી જાય એટલે ઇન્જિન ચાલે નહીં પછી એટલે છે ટાઈમ ગોઠવી આવે છે છે <laughs> ને ટાઈમિંગ તો એન્જિનિયર આવ્યો ને તમે ભાઈ ટાઈમિંગ એટલે શું મારે બધું ઇન્જિન પછી મારું કરજે પણ મને પેલો એ સમજાય ટાઈમ હે અમે પેસેન્જર આગળ કરે આ ગાડી છે અમુક ટાઈમ કે મને શું ફોડ ભાઈ ત્યાં કે દાદાજી આ પિસ્ટન આમથી આવ્યો પિસ્ટન આવે પિચકારી ભેગી થાય એવો ટાઈમિંગ કે પિચકારી પીડે ના વાગે પિસ્ટન પાછું થાય પિચકારી એટલે આ પિસ્ટન આવવું પિચકારી વાગવું બધું ટાઈમિંગ બદલવો જોઈએ આ તો પિસ્ટન આવે ત્યાં પિચકારી ના લાગે પિચકારી લાગે ત્યાં પિસ્ટન પાછું સમજણ પાડી મેં કહું હા બસ આવું બધું માણસ ને ટાઈમિંગ જ મળતું નથી દાદા મળે તો જોબ માંથી આવવાના રે ટાઈમિંગ મળે નહી અને ટાઈમિંગ મળે તો કામ કઈ નહીં પૂછેલું બધું પૂછું બધું અમુક આવ્યા તમારે કે તારી મત મત બુદ્ધિ ના તારે ખાલી તારી હમણાં તારી મારે રિપેર નહીં કરવું પહેલું બરાબર હંડ્રેડ પર્સન્ટ નથી કરવું મેં કે સાંભળેલું કે આપડે મરી જાય तत्क्षणित भगवान આપણે કોન્શિયસ હોય તો એ કપલ સેકન્ડમાં આપણે જો અવેર હોય તો ભગવાન આવે તે એ હવે આપણે એની બધી ચિંતા નહીં કરવાની ને દાદાના જ્ઞાન પછી he takes care of that and that's the timing he is talking about is નહીં દાદાના જ્ઞાન પછી એ પ્રત્યે કે તમે મરવાના જ નથી I know I understand that but when he is talking about the the piston the timing ki gai jati they he's talking about doing this isn't he not doing આ જો અહીંયા તમે જે કરી રહ્યા છો એવું બીજા નથી કરી શકતા એટલી ક્યુરિયોસિટી એટલી તમે તાજી સમજાવ ને હા જો આવું હોય છે બધું એટલે ગેસ થાય ને એને દાવો હોય આપણા પરથી નથી બની શોધખો કરીએ આપણા શરીર પરથી આપણા શરીર પરથી લક્ષી દાદા પેલું સમજાવો કે ઇન્દ્રિયોની ક્ષયોપક્ષમ શક્તિ વ્યવસ્થિત ને આધીન છે ઇન્દ્રિયોની ક્ષયો તમે લખ્યું છે ચોપડીમાં કે ઇન્દ્રિયોની જે શક્તિ છે અક્ષયોપક્ષમ શક્તિ વિચારવાની જોવાની આવવાની જાણવાની એ બી વ્યવસ્થિત ના આધીન છે ઇન્દ્રિયોની શક્તિ પાંચ ઇન્દ્રિયોની જે શક્તિ છે ને એ બધી વ્યવસ્થિત છે એ સમજાણું પછી વ્યવસ્થિત બરાબર જમી ગયું મારે મને નહીં જ્ઞાન પછી તમને વ્યવસ્થિત બોલાય નહીં આપડે મનમાં સમજી રાખે વ્યવસ્થિત રાધે પણ વ્યવસ્થિત બોલાય નહીં વ્યવસ્થિત જ છે વાંધો નથી એવું ના બોલાય નહીં બોલાય કારણ કે એ તો આખે પાછો બંધ કરીને તમે ગાડીઓ ચલાવો એમ કહીએ તો ચલાવે ગાડીઓ કેમ ફટકાઈ જાય આપણે આંખો બંધ કરીને ના ચલાવાય એટલે આપડે કહીએ ખુલ્લી આંખે રાખીને ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો પછી અથડાય એ વ્યવસ્થિત વ્યવસ્થિત દુરુપયોગ કરે દાદાજી નું વિજ્ઞાન વ્યવસ્થિત દુરુપયોગ કરે બધા ના આવે વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત જોઈને બધું કરીશ આશ્ચર્ય તો ભવિષ્ય ચિંતા બંધ થાય નહીં ભવિષ્ય ચિંતા કોઈને બંધ થયેલી નહીં આ બહુ અગત્યનું છે But આ તો ભગવાન પર ગમે છે તમને ગમે છે ગમે છે બીજું સારા ટોળા જોયેલા નહીં બીજા નહીં જોયેલા સારું લાગે તું ત્યાં તો બહુ સારો ટોળો જોયેલો ને બેન કહી શકે ડોક્ટર પાસે હોય તે ખલાસ થઈ જાય તો ખલાસ થઈ જ અને અહીં તો માલદાર થઈ જાય ઇસાનદાર માલદાર થઈ જાય અને તો કઈ ગજામ હોય તો લીધી લે તમારી દાદા અમારા આજે જ્ઞાનમાં બેસવાનું અમે ત્રણ વખત બેઠા છીએ જ્ઞાનમાં અમે બેસી શકીએ આજે કરી શકીએ ડિસિઝન આપીશું ઓકે ડિસિઝન આપીશ સંજોગ બધા કઈ વાંધો નહીં બીજો હું કરતું છું તારે બીજું પૈસા સંબંધ દુઃખ નથી આર્થિક દુઃખ નથી બીજું દુઃખ છે આર્થિક દુઃખ હા બે જ ડોક્ટર થયેલો એટલે વાંધો કઈ રાજા મુંબઈ કેલિફોર્નિયા કેલિફોર્નિયા એમ કે અમદાવાદ દેશા ભેગા થશે અમને કઈ સેન્ડિયા સેન્ડિયા તો તમે કહેજો કે એડ્રેસ નો સાદો મદન તારા હસબન્ડ જોડે સારો બહુ જ એ પોતાના પેરેન્ટ્સ કરતા પણ મારા પેરેન્ટ્સ વધારે રાખે છે એના પોતાના પેરેન્ટ કરતા એમના પેરેન્ટ નું વધારે રાખે છે એના એમના પેરેન્ટ નું વધારે રાખે છે અમલ્યા રાખે છે એટલે તો દસ વર્ષથી અમારી સાથે લોકો લાભ લેવા દે હું આવીશ ઓગસ્ટ માં આવવાનો ઇન્કમ ટેક્સ કમિશનર વિચારશીલ માણસ નો વિચાર બેસી રહ્યો છે તારે ત્યારે નતાવાનું તો બી એમ કેમ હોય વિઘ્નો સંસારમાં અનેક વિઘ્નો છે દાદા યાદ યાદ કરવાની वो मोटी पुण्य से डॉक्टर युवा संघर्ष મોકલીએ ડોક્ટરે યુવા સંઘર્ષ બચા દવા છે ત્યાં તારા ભાઈ ને ત્યાં ભાઈ ને ભાઈ નું કામ છે એનું કામ થઈ જાય પછી ડાક્ટર ની તમે બે ત્રણ રહેજો ને અહીં હારે બધા મોકલે પણ એટલે બધાને આખું ઘરનું થઈ જાય થઈ જાય ડાક્ટર બની જાય ને દેખો એટલે આમ પટેલ જ છું ને સારું ઘર હતું દેશ નવદામાં કયું ગામ તમારું જેતપુર જેતપુર જેતપુર જેતપુર ઓહો કાઠિયાવાડમાં કાઠિયાવાડ જેતપુર કાઠી નું કેવાય જેતપુર તમે ગયેલા સાડી નો ધંધો બહુ છે હવે સાડી નો ધંધો બહુ છે સાડી નો ધંધો બહુ છે સાડી સાડી લુગડાઓ ધંધો બહુ સાડીઓ સાડી છાપવાનો રંગારાનો રંગારાનો એમ વીરપુર જો નજીક હા હા છે ત્યાં જેતપુર બિલકુલ નિયાદીમાં આઠ માઇલ છત્રીઓનો ગૌરવ છે તો તમે જે પેલી વાત કહેલી ને કે મોક્ષ ની ગાડી આવે ત્યારે રાહ ન જોતા અને ધોતિયું જો ઝાડામાં ભરાઈ ગયો હોય તો પડતું મૂકીને જાજે એ વાત બરાબર સમજાણી ધોતિયું છોડી દો હા હરી તમે છૂટકો નથી તું જ્ઞાન લઈશ ને પછી સમજાશે બધું ઓટોમેટિક આપડે જે ગઈ કરવા ચટણી ની એવી જ વાત છે એમ કે પ્લેન જવાનું હોય અને કોલ આવી ગયો દાદો દાદો દાદો હોય ત્યારે દાદો જ્ઞાન ના આવે એ તો ફરી મોડો પડશે હું દયા કરવાની બીજું કરવાનું એના હારું મારું જ્ઞાન છે દાદા આવે જાય કરે ભાવ આપે એટલે શું કહી આપે એ નથી શું ખબડે નથી એ કહી જોઈતું આ રીતે ફરજ બજાવવાની શું કહ્યું બરોબર અને ફરજ બજાવવાની છે જ નહીં ફરજ એટલે ફરજિયાત છે બધી આ ડિફરન્સ બધા ફરજિયાત બધા નહીં પોતાની જાતે ધર્મ ફરજ બધાના ફરજિયાત જ છે ના બધા લોકો તને વળે કે કઈ જતા છે છોકરા વધ કે ચિંતા કરો ડ્યુટી ફ્રી નથી ડ્યુટી બાવી છે એટલે મને તમારું પેલું એડજસ્ટ એવરીવેર વાળું બહુ જ ગમ્યું બહુ ડીપ છે કે છે કોણ કે છે રાધે હમ જીવન કે છે એ રીતનું જ હોવું જોઈએ બધે એડજસ્ટમેન્ટ લેવાય એવું જોઈએ એવું હોવું જોઈએ દાદા ને પૂછે તો હિન્દી પૂછે જવાબ આપે છે દાદા શું આંધ્રમાં જાવ તો સંસ્કાર પુરસ્કાર બહુ સરસ સરખા ભાષા જુદી હશે પણ પુરસ્કાર ડેવલપમેન્ટ સરખું વાત કરતા પહેલા સમજી જાય રેગને આપણે આ બધી પૂજા પ્રાર્થના બધું કરીએ એ બધું રિલેટિવ ને रिलेटिव एना एना वो आगे के भव के लिए भौतिक सुख इससे मिलता है अच्छा, भौतिक सुख. हम्म और स्लीप नहीं हो जाता है रिलेटिव है मगर एक होना ही चाहिए Yeah, होना ही चाहिए. जब आगे का मार्ग मिल जाए तो फिर कोई जरूर नहीं मार्ग मिल गया फिर जहाँ तक स्लिप नहीं हो जाए इसे ये नहीं करेगा तो पीने को जाएगा इसे दर्द दम करेगा ये करेगा तो अच्छा अच्छा होली देता है रिलेटिव रिलेटिव और भौतिक सब मिलता है भौतिक सुखो all materialistic. But tell Dada, you know, before he told me that I, I didn't have that concept. only he told me that concept. Mm. And after he told me, mm. even when I do the worship, you know, I, I'm always conscious it's relative. Mm. Is that asking, is that form of worship okay? You know, when I, even pray, you know, I feel I'm not sincere to God because I'm, I say, okay, this is relative. And કે આ વાત મને પહેલા ખબર નથી દાદાએ જ મને આ ભેદ પાડી આપ્યો હવે કે છે કે હું આ બધી પૂજા બધું કરું છું પ્રાર્થના કરું છું પણ અંદર મને જાગૃતિ રહે છે કે આ બધું રિલેટિવ છે દેવ દેવતા એમ પૂછે છે કે હું આવું જુદું રિલેટિવ છે કરીને કરું તો આ દેવી દેવતાઓ મારા પર ગુસ્સે તો નહીં થાય ના છે એ પોતે જ કે નામ રિલેટિવ છે અમારી પર ગુસ્સારી થતા ખુશ રહે બધા અંબરકંઠ બેલ કોઈ ગુસ્સો થાય ને Because we sincerely feel, you know, it is relative. You cannot say clear everything. You see? Because I feel that pure soul is everything. Right, very right? true. You are now, you are now you are worshipping and Devi Dutta is also in the correct yes. another priya. भ्रांति से मानता है रिलेटिव क्या हमने किया है नहीं वैसा नहीं ये सब हो रहा है हो रहा है ये सब हो रहा है इट हैपन्स ज्यादा जब जब हम कुछ करते हैं ना तो हमको अच्छा नहीं लगता है हम्म। जो कभी कभी जो करते हैं हम अच्छा नहीं लगता है अच्छा नहीं अच्छा नहीं ऐसा एक भाव आता है अंदर हम्म। हाँ? फिर भी करते हैं हम्म। तो क्या करने का है वो इफेक्ट है इसमें इसका हन तो की हन की बात नहीं भी है हैंड से चलेगा हाँ। वजीज में था बाहर तक हैंड में था कोई जो होगा इसके इफेक्ट तो वो तो हो गया तो प्रतिकर्मन कॉज से होता है क्या हाँ। प्रतिकर्मन करते हैं ना वो कॉज कॉज को करते हैं ना क्या आप प्रतिक्रमण करिए छे एक कॉज नु करिए छे इफेक्ट नु करिए इफेक्ट इफेक्ट इफेक्ट नु इफेक्ट करते हैं हम्म। अपने इफेक्ट में देख लिया कि मैं एक भूल गया था उसको खराब नुकसान किया तो प्रदर्शन कर दिया खड़ा छोड़ रहा है இந்த ஜென்மம் என்ன ரிசல்ட்லயாக்க ஓடுறது என்ன என்ன போட்டோ பிடிச்சா போன போன ஜென்மத்தில் ஒன்றும் மாற்ற முடியாது ஆனா நம்ம பண்றது தப்பு நம்மளுக்கு கண்ணால நம்மளுக்கு தெரியுது இந்த ஜென்மம் அப்போ ரிட்டைன் பண்ணி இதுக்கு இதுக்கு இதுக்கு பண்ணணும் அதே மாதிரி அடுத்த ஜென்மத்துக்கு காஸ் எப்படி வருதுன்னாக்கா நான் இதை பண்ணேன் நான் அது அவனுக்கு கொடுத்தேன் என்னோட இதாக்கம் இதெல்லாம் இப்படி எல்லாம் இந்த இந்த மாதிரி நான் நான் பண்றதுனா என்ன ஆகுதுனாக்கா இந்த தாட்ல எல்லாம் இம்ப்ரெஷன் ஃபீல் வருது அவள் தான் அடுத்த ஜென்மத்துல ஒண்ணு ஒண்ணா வருவா उसको समझाया मैं और जो खराब करता है उसके पे खुश होता है वो डबल हो जाता है अच्छा अच्छा अच्छा डबल I don't want to have another birth. I want, I want detachment and moksha. I only want no more birth. Because I have seen all, all doing that everything. I have no desire for anything. You are giving me little food and shelter. That's enough. So, what teaching method? What shall I do? You ask. એમ કે છે કે મેં આ બધું જગત જોઈ લીધું બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હવે મારે બસ ખાલી મોક્ષ જ જોઈએ છે બીજો જન્મ જોઈતો નથી તમે મને એમાં મદદ કરી કે છે પણ હવે મારે કે છે કે તમે મને કઈ મેથડ બતાવો કે જેથી કરીને હું મોક્ષ મેળવું એમ આજે કરી क्या हो जाएगा पुनर्जन्म में ये जन्म में क्या करना अभी तो मेरे पास ललिता है भाई है बहन है बाप है हम्म। हाँ? माता जी है सब है ना सब है हा? तो इसका अटैचमेंट तो होना ही चाहिए ना अगले जन्म में ना हम्म, होना चाहिए होना ही चाहिए हाँ, ये तो क्लोज फाइल है ना आ? हाँ? ये तो बहुत क्लोज फाइल है आ? हाँ। रोज देखता हूँ ये तो जरूर आने वाला है तो इसको कैसे डिस्ट्रॉय करने का है ए फाइल को ए फाइल कैसे निकाल सकते हैं वो बंद कैसा हो जाएगा हाँ बंद हो हाँ बीबी का फाइल कैसे बंद हो जाता है वो डिस्चार्ज में उनके साथ एक मिनट रहता है और चार्ज बंद कर दिया तो बंद हो जाता है अच्छा चार्ज अच्छा, बंद होने का हम्म। अभी हमें चार्ज भी बंद कर दिया है डिस्चार्ज का है ये सब आंध्र में रहे बाप वहाँ काम करता था आंध्र आंध्रा में केरला है केरला ना हाँ केरला आंध्र में क्या करता है काम बाबा जी का काम था वहाँ पे वर्क करता है वर्क करता था सर्विस में था सर्विस सर्विस में अभी सर्विस करने की क्या जरूर है अभी तो करते नहीं हाँ। करता था मकान रख लिया है हाँ किधर कौन से मद्रास में मद्रास मद्रास में सब भेज दिया अभी अभी कुछ नहीं वहाँ पे है? हाँ? सब अभी कुछ नहीं है वहाँ पे अच्छा केरला का केरला का केरला कौन सा गांव पालघाट पालघाट पालघाट पालघाट बाबा गए थे वहाँ हाँ, दादा हाँ? हम तो पालघाट ये सब जगह पे गया था और और एलपी में मेरी ऑफिस थी एलपी में एलपी में हाँ અલગથી માં મીરી બ્લેક પીપર હા હા હા तो बड़ा बड़ा बिजनेस था बड़ा बिजनेस बहुत मुश्किल सर्विस था बाबा को बहुत मुश्किल गाड़ी, गाड़ी, गाड़ी है ना रेल गाड़ी वो चलाता था वो अच्छा। हाँ ड्राइवर हाँ। ड्राइवर हाँ।, हाँ बहुत तकलीफ काम तो है very hard work forty years चालीस साल के है सही चालीस साल चालीस साल हाँ, हाँ. आगे के जन्म का आपका संबंध ही है वो राम वो ऐसा बोलता दादा रिलेशन में रहता अगला जन्म हाँ. वही अपने घर में आ जाता है पूछा भी नहीं मैं आई डेंट प्रेयर ये दादा खुद बोला ना देखो ना आपको दिखाया ना आपका सगा है पहले जन्म का का हिसाब है उसका भी निकालने का है। हाँ